શ્લોક નંબર વન હંડ્રેડ ઇલેવન એતે રાધાદયો ભક્તાસ તસ્ય સ્યુપાશ્વત ક્વચિત ક્વચિત તદંગેતિ સ્નેહાત સતુ જ્ઞેયસ્તદે કલહ અને તે જે રાધાદિક ભક્ત તે જે તે ક્યારેક તો શ્રીકૃષ્ણ ભગવાનને પડખે હોય છે અને ક્યારેક તો અતિ સ્નેહ કરીને શ્રીકૃષ્ણ ભગવાનના અંગને વિશે રહે છે ત્યારે તો તે શ્રીકૃષ્ણ ભગવાન એકલા જ હોય એમ જાણવા આગળ શ્લોકમાં બતાવ્યા તે રાધા આદિ નિત્ય મુક્તો હોવાથી તેમને ભગવાનનો નિત્ય યોગ છે એમ આ શ્લોકથી બતાવે છે આ રાધિકાજી આદિ શ્રીકૃષ્ણ ભગવાનના ભક્ત છે તેઓ સતત ભગવાનની સેવામાં રહ્યા હોય છે તેઓ ક્યારેક શ્રીકૃષ્ણ ભગવાનની બાજુમાં હોય ત્યારે સહુને તેમના પૃથકપણે દર્શન થતા હોય છે પણ જ્યારે અત્યંત સ્નેહભાવથી તે ભગવાનના સ્વરૂપને વિશે લીન થઈ ગયા હોય છે અર્થાત તેઓ ત્યારે પોતાના પૃથક સિદ્ધ આત્માને પણ ભૂલી જઈને એકમાત્ર પરમાત્માને જ દેખે છે અનુભૂતિ કરે છે ત્યારે ભગવાન પણ તેને પોતાના સ્વરૂપમાં લીન કરીને એકલા માત્ર દર્શન આપતા હોય છે ત્યારે તે ભગવાન એકલા છે એમ દેખાય છે પરંતુ આ ભક્તો નિત્યમુક્તો હોવાથી અને તેમનો સ્નેહાતિશય હોવાથી અર્થાત ભગવાન વિના તેઓ પોતાના આત્માને પણ ધારવા અસમર્થ હોવાથી તેનો ભગવાન સાથે નિત્ય યોગ બને છે તેથી તેઓ ક્યારેય ભગવાનથી અલગ હોતા નથી નિત્ય યોગ એટલે શું ભગવાન યારે જ નિત્ય જોડાયેલા રહે છે ભગવાનથી ક્યારેય વિખૂટા નથી પડતા કોઈ પણ અવસ્થા ફર્ક એટલો જ છે કે ક્યારેક બીજાને પૃથક દેખાય છે અને ક્યારેક દેખાતા નથી ત્યારે અદ્રશ્ય રૂપે પોતે ભગવાનની સાથે હોય છે માટે જ્યારે તે ભક્તો બાજુમાં હોય ત્યારે રાધાકૃષ્ણ લક્ષ્મીનારાયણ આદિ તે તે નામથી કહેવાય છે પણ જ્યારે તે ભક્તો સૌને દર્શન થાય તેમ બહાર પ્રત્યક્ષ ન હોય ત્યારે તો તે ભગવાન એકલા જ હોય એમ જાણવું સાથે તે ભક્તોનો ભગવાન સાથે નિત્યયોગ જ્ઞાપિત થાય છે અને નિત્યમુક્તપણું અને શેષભૂતપણું પણ જણાઈ આવે છે એટલે જે મંદિરમાં એક જ શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિ હોય સાથે બીજી કોઈ ભક્તની મૂર્તિ ન હોય છતાં પણ ત્યાં રાધા આદિ ભક્ત સેવકો અથવા અક્ષરમુક્તો નિત્યસેવકોના મંડળ સાથે જ પરમાત્મા બિરાજી રહ્યા હોય છે આવી ભાવના કરવી વસ્તુતા એ હોય છે જ આ શ્લોકનું આવું તાત્પર્ય છે શ્લોક નંબર વન હંડ્રેડ ટ્વેલ્વ અતશ્ચાસ્ય સ્વરૂપેશુ ભેદો જ્ઞેયો ન સર્વથા चतुरादिभुजत्वं तु દ્વિબાહોસ્તસ્ય ચૈક્ષિકમ એ હેતુ માટે એ શ્રીકૃષ્ણ ભગવાનના જે સ્વરૂપ તેમને વિશે સર્વ પ્રકારે કરીને ભેદ ન જાણવો અને ચતુર્ભુજપણું અષ્ટભુજપણું સહસ્ત્રભુજપણું ઇત્યાદિ જે ભેદ જણાય છે તે તો દ્વિભુજ એવા છે તે શ્રી કૃષ્ણ તેમની ઈચ્છાએ કરીને છે એમ જાણવું ઉપાસ્ય મૂર્તિ શ્રીકૃષ્ણ ભગવાન એક જ છે છતાં પોતાની પાસે રહેતા સેવક ભક્તોને સેવક નિત્યમુક્તોને લીધે રાધાકૃષ્ણ આદિ આવા જુદા જુદા નામોથી તેઓ કહેવાય છે તેમ આગળના શ્લોકોમાં કહ્યું તેથી આ શ્રીકૃષ્ણ ભગવાનના મોટા મંદિરોમાં વિરાજમાન રાધાકૃષ્ણ આદિ નામો કે સ્વરૂપોમાં કંઈ જુદાઈ નથી આવું પ્રતિપાદન કર્યું પરંતુ ત્યાં કોઈ શંકા કરે કે સેવક જુદા જુદા હોય તેથી તો સ્વરૂપમાં જુદાઈ નથી એમ ભલે કહો પણ તે ભગવાનના દ્વિભુજ તથા ચતુર્ભુજ આદિ આકાર ભેદથી તો તે સ્વરૂપ જુદા છે એમ જરૂર કહેવાશે જ પણ એવી શંકા યોગ્ય નથી કારણ કે તે શ્રીકૃષ્ણ ભગવાન તો સદા દ્વિભુજ બે હાથવાળા જ છે ચતુર્ભુજત્વાદિકમ તું દ્વિ દ્વિબાહોસ્તસ્ય ચૈચ્છિકમ આવું કહેવાથી સર્વદા ભગવાનના અક્ષરધામમાં ભગવાન દ્વિભુજ છે એવું નક્કી થાય છે તેમણે ચતુર્ભુજ થવું કે સહસ્ત્રભુજ થવું તેમાં તો તેમની ઈચ્છા જ મુખ્ય હેતુ છે જ્યારે જે સમયે જેવું યોગ્ય જણાય ત્યારે તે સમયે ત્યાં તેવું ચતુર્ભુજાદી દર્શન આપે છે માટે તે તે આકારની જુદાઈથી ભગવાનના સ્વરૂપ જુદા જુદા છે એમ ન કહી શકાય મુચકુંદ રાજા આદિને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા અર્જુન ઇત્યાદિને અષ્ટભુજ કે સહસ્ત્રભુજ રૂપે દર્શન દીધા તેમાં તો ભક્તોની ઈચ્છા પૂરનારા યોગમાયાના અધિપતિ તથા સત્ય સંકલ્પ આવા તે ભગવાનની ઈચ્છા જ નિયામક છે તે વાસ્તવિકતા છે તે શ્રીકૃષ્ણ ભગવાન સદા દ્વિભુજ મૂર્તિ છે તેમાં બ્રહ્મ વૈવર્ત પુરાણના અને સ્કંદપુરાણના દ્વિભુજમ મુરલી હસ્તમ મુરલીધર બે ભુજાવાળા આવા વચનો અહીં પ્રમાણરૂપ છે શ્લોક નંબર વન હંડ્રેડ થર્ટીન તસ્યેવ સર્વથા ભક્તિ કર્તવ્યા મનુજય ભુવિ નિશ્રેયસ્કરમ કિંચિત તતોન્યન્યેતિ દૃશ્યતા એવા છે તે શ્રી કૃષ્ણ ભગવાન તેની જે ભક્તિ તે જે તે પૃથ્વીને વિશે સર્વ મનુષ્ય તેમણે કરવી અને તે ભક્તિ થકી બીજું કલ્યાણકારી સાધન કાંઈ નથી એમ જાણવું આવી રીતે આગળના શ્લોકોમાં પરમ પુરુષ પરમાત્માનું નિરૂપણ કર્યું હવે તેની ભક્તિથી જ મોક્ષ થાય છે એમ કહે છે જે પુરુષોત્તમ ભગવાન સર્વ અવતારના કારણ છે તે જે પ્રતિપાદન કર્યું તેની જ ભક્તિ કરવાની છે આ પૃથ્વી ઉપર મનુષ્યોએ તે શ્રીકૃષ્ણ ભગવાનની જ ભક્તિ મન વચન કર્મથી કરવી અહીં પૃથ્વી આવો શબ્દ વિશ્વવ્યાપી સર્વસાધારણ અર્થમાં વપરાયો છે તેને ભરતખંડ આવા વિશેષ અર્થમાં લેવો કારણ કે ભારત વર્ષમાં મનુષ્ય જન્મ લેવાથી કારણ કે ભારત વર્ષમાં મનુષ્ય જન્મ લેવાની દેવતાઓને દેવતાઓએ માગણી કરી છે તે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે યદ્યત્ર નઃ સ્વર્ગ સુખાવતી સુખાવશેષિતમ સ્વિષ્ટસ્ય સુપ્તસ્ય કૃતસ્ય શોભનમ તેના સ્મૃતિ મત જન્મન સ્યાત વર્ષે હરિર્ભજતામ શમ તનોતી આજ સુધી સ્વર્ગનું સુખ ભોગવ્યું હવે પછી અમારા પૂર્વે કરેલા યજ્ઞ પ્રવચન અને શુભ કાર્યોનું કાંઈક પણ પુણ્ય બાકી બચ્યું હોય તો તેના પ્રભાવથી અમને આ ભારત વર્ષમાં ભગવાનની સ્મૃતિવાળો મનુષ્ય જન્મ મળે કારણ કે ભગવાન શ્રીહરિ પોતાનું ભજન કરનારા ભક્તોનું બધી રીતે કલ્યાણ કરે છે મૂળ શ્લોકમાં મનુજ મનુષ્ય શબ્દ વાપર્યો છે કારણ કે વિશેષે કરીને મનુષ્યોને જ ભગવાનની ભક્તિ કરવાનો અધિકાર છે દેવતાઓને ભગવાનની ભક્તિ કરવાનો અધિકાર છે એમ શાસ્ત્રો કહે છે પરંતુ દેવતાઓ ભોગમાં એવા ડૂબેલા છે કે તેઓ ભક્તિ તેઓ ભક્તિ કરી શકતા નથી માટે મનુષ્યોનો ખાસ અધિકાર છે એને બહુ જાજા ભોગ વધી જાય એ ભક્તિ ન કરી શકે એ ભોગની વ્યવસ્થા કરે ને આપણે જોવાની અનકોટ હોય તેની બધી વ્યવસ્થા કરવી પડે તો પછી બધી ભજન કરવાનો ટાઈમ ઓછો પડે ભોગ વધી જાય એટલે પછી સગવડતા વધી જાય એટલે મોટા માણસ ભગવાન ભજવાનો ટાઈમ ન મળે દેવતાઓ તો બહુ મોટા માણસો છે એટલે બહુ જાજી સગવડતા થઈ જાય તો ભગવાન નો ભજીએ સગવડતા ભક્તિમાં મદદ કરે કે નહીં હે સગવડતા ભક્તિમાં મદદ કરે વધારાની ન કરે જરૂર હોય એટલી કરે વધારાની હોય તો એને પછી હાથ જવા પડે ને તમે એક એક કેટલાનો ભોગ કરી લો એક ગાડી હોય તો પછી પાંચ ગાડી હોય તો તમારે તો એ પડી રહે તો બગડી જાય એટલે પછી કઈ તમારે જરૂર ન હોય તોય પછી એને ચક્કર મારવા જવું પડે એટલે ચક્કર મારવા જાવ તો એ શેમાંથી બાદ થાય જમવામાંથી બાદ થાય શેમાંથી બાદ થાય એટલે ભોગ ને ભોગને માટે હાટે ભક્તિમાંથી બાદ થાય ચક્કર મારવા જાવ તો આજ ખાવું નથી હાલો આજ બે ચક્કર મારી લઈ એમ કયો તો ભક્તિ કરવા માટે બધા <clears throat> હાટાના અડદિયાની બધું બગડી જતું હોય ગુલાબ ગુલાબજાંબુની બધું તો પછી હું કયો કે હાલો આજ રોટલી નહીં ખાઈ એમ કે બગડી જતું હોય નાખી થોડું દેવાય હે તો નાખી દેવું તો નાખી ન દેવાય તો શું કરવું હે ઓલું ઓછું કરીને આનો ઉપયોગ કરવાનો એટલે એની વ્યવસ્થા તો કરવી જોઈએ ને એટલે પછી ટાઈમ ન મળે બોલો ભગવાન ભજવાનો ટાઈમ ન મળે વધારે થઈ જાય જરૂર પૂરતા હોય ત્યાં સુધી વાંધો નહીં એટલે દેવતાઓને જરૂર કરતા વધારે એને હેલિકોપ્ટર છે એમ પછી જો એને એ પડ્યું રે થોડાક દિવસ તો કાટી જાય એટલે એને દરરોજ ચક્કર મારવા જવું પડે તો હેલિકોપ્ટરમાં તો કાંઈ અહીં ત્યાં ગ્રાઉન્ડમાં તો ચક્કર નથી મારાતું એને કે દૂર દૂર જવું પડે એમ ચક્કર મારવા એટલે પછી એના બધા છોકરા છાબરા એ બધા હોય બહુ મોટા માણસો એટલે એને રેઢા ન મોગીએ કાંઈ આ ઓલા બધા ગરીબના છોકરાઓ તો રેઢા રખડતા હોય અને આને તો કોઈ કિડ કિડનેપ કરી જાય ને કે ઉપાડી જાય તો પછી વળી એને લેવા જવા પડે ને મોટા માણસ છોકરાની એક હારે જોઈ ને ભાઈ હારે એને ઘરવાળાનું એને મોટા એના છોકરાનું એનું બધાનું એવું હોય એટલે એમાંથી નવરા ન થાય એટલે વ્યવસ્થામાંથી જ નવરા ન થયા જેને ભોગ જાજા વધી જાય સુખ સગવડતા જાજી વધી જાય સાધન જાજા વધી જાય તો એમ નવરાય ન મળે એને કાઢવાનો વિચાર વિચાર તો કેવો રાખે એ ઓછા થાય થોડાક કોઈકને જરૂર હોય એને આપી દેવા તો ભગવાન ભજી શકે ભગવાન તો ક્યાંથી ભજી શકે આ બધા હોય એને હાચવવા પડે ને એને બધાને હાચવવા પડે નાના નાના સાધનો હોય અને એમાં ભોગના બહુ ઊંચી ક્વોલિટીના સાધનો હોય તો પડ્યા એટલે તરત તરત જ બગડી જાય તમે બે ત્રણ કોમ્પ્યુટર આવી ગયા હોય તો પછી એનો ઉપયોગ કરવો પડે ને એમ તમે આઈડી બે ત્રણ બનાવ્યા હોય અને પછી બે ત્રણ વાર ઉપયોગ ન કરો તો પછી વયું જાય એટલે એને બે ત્રણ વાર આમ કે દિમાગ હોકા મારવા પડે એમ હે જો હાવ આઈડીને વાપરો જ નહીં તો બંધ થઈ જાય જાણે જાણે છ મહિનાની એ એક્સપાયર થઈ જાય છ મહિના ન કરો એટલે એને એટલે બે ત્રણ બનાવ્યો હોય તો બે ત્રણ પછી દીમાં દરરોજ ઘોકા માપ દેવા પડે બે ત્રણ ન કરવો હોય તો કઈ જે સ્વામિનારાયણ હાવ તમે શું કરો છો એટલું કરી લેવું પડે એ આઈડી ઉપર જો ન કરે તો તે કરવામાં સમય કયો બગડે ખાવાનું બગડે કયો બગડે ખુવાનું બગડે હે એટલે એને ભક્તિ કરવાની જ નવરાઈ ન હોય સગવડ વાળાને ભક્તિ કરવાની નવરાઈ ન હોય બીજી બધી હોય એટલે જે સાધનો બધા વધે તો એની એની જરૂર પડે જરૂર કરતા વધારે સગવડતા હોય ત્યારે ભક્તિ કરવાનો ટાઈમ ન મળે જરૂર કરતા ઓછી સગવડતા હોય તો તો મળે તો તો હોકરો મળે ભક્તિ કરવાનું ક્યાં સાધન જોઈએ કોમ્પ્યુટર હોય તો જ મંત્ર લેખન થાય હે અમુકને ભૂલી જાય બે ત્રણ કોમ્પ્યુટર હોય તો કોમ્પ્યુટર હોય તો જ મંત્ર લેખન થોડે થાય એમ ઓલું લખવા મળે તો અમુકનું કોમ્પ્યુટર ચાલુ કરવાનું એ ટાઈમ ઓલો ટાઈમ ઓછો બગડે ફટાફટ ફટાફટ મને લખવાય સાધન ન હોય તો ભક્તિ થાય ભક્તિને કોઈ સાધનની જરૂર નથી કાંઈ હે ભક્તિને કઈ કોઈ સાધનની થોડી જરૂર છે એ તો ગમે ના થાય એમ નો સાધન હોય તો વધારે થાય ઉલટી અમુકને એવી નિરાયત નહીં થાય મોટી ગાડી લઈને દર્શન કરવા ગયા હો તો એને પાર્કિંગ ક્યાં કરવી બજારમાં થોડી થાય અને હાલીને ગયા હો તો હજુ આપણે પાંચ કલાક બેહીને કે અડધો કલાક બેહીને કીર્તન કરવા છે તો મોટી ગાડી લઈને આમ બજારમાં પાર્કિંગ કરવી હોય તો થાય કા તો ન હોય તો થાય કે થાય ન ન થાય હે ન હોય તો ભક્તિ થાય જ ન ભક્તિ કઈ અટકી નથી જતી સાધન ન હોય તો સાધન હોય તો અટકે થોડી ઘણી લક્ઝરિયસ સાધન હોય એટલે વધારે અટકે લક્ઝરિયસ સાધન હોય ને તો વધારે અટકી જાય ન હોય તો અટકે ઓછી અટકે દેવતાઓને ભગવાનની ભક્તિ કરવાનો અધિકાર છે એમ શાસ્ત્રો કહે છે પણ એ લેટગો કરી દે છે હવે કાંઈ નહીં આપણે અધિકાર છે અધિકાર પોતાને લેટગો કરી દેવો એ બહુ મોટી વાત છે ને કે નહીં અમારા અમારો અધિકાર છે તો અમે લેટગો કરી દઈએ તો એ બહુ મોટા માણસ મોટા કહેવાય એટલે દેવતાઓ ભક્તિ કરવાનો અધિકાર છે એ એક લેટગો કરી દે બીજું બધું રાખે મોટા માણસને એવું હોય મોટા માણસ જો ધારે તો ભક્તિ કરી શકે પણ એ પછી લેટ ગો કરી દે કે કાંઈ નહીં ભક્તિ તો આપણે ઠીક છે એ બધા સામાન્ય નવરા માણસો કરે જ છે ને દેવતાઓને ભગવાનની ભક્તિ કરવાનો અધિકાર છે એમ શાસ્ત્રો કહે છે પરંતુ દેવતાઓ ભોગમાં એવા ડૂબેલા છે કે તેઓ ભક્તિ કરી શકતા નથી કોને એટલે એટલી બધી નહીં પહેલી આ રે પેલી આ અને પેલું સાચવવું પડે ને પ્રાયોરિટી ક્રમ હોય ને પછી ભક્તિનો છેટ છેલ્લે ક્રમ આવે ત્યાં તો બાર વાગી ગયા હોય રાતને તો પછી બીજા દિન પ્રાયોરિટી આવી જાય એટલે એને ટાઈમ ન મળે એની પ્રાયોરિટી હોય સમજે તો હવે ઈચ્છા ખાલી ઈચ્છા રેન મળતું હોય તો સારું એટલે આમાં ભક્તિ કરવાની તો ઈચ્છા રહે તો મળે જ છે ને ફળ તો એમ કઈ વાંધો નહીં પણ એ જરા જરા મળી જાય થોડું ઘણું આખી જિંદગી જાય તો થોડું ભેળું થાય તે પછી વળી અહીં માણસ થાય એટલે બધું પૂરું થઈ જાય ઈચ્છાનું ફળ તો થાય ને કે એમાં ક્યાં વાંધો છે પણ એના કરતા બીજા ઝાઝા ફળ વધી ગયા હોય ને એ કરતા બીજા ઝાઝા ફળ વધી ગયા હોય માણાની ઈચ્છા થાય કે હું ભક્તિ કરું પણ કરે નહીં તો સંકલ્પ કરવાનું ફળ મળે પણ કરે નહીં એના ફળ બીજા જાજા બધી કહેવાય એટલે ઓલાના વારો ન આવે દે પરંતુ દેવતાઓ ભોગમાં એવા ડૂબેલા છે કે તેઓ ભક્તિ કરી શકતા નથી માટે મનુષ્યોનો ખાસ અધિકાર છે એતરે આરણ્યકમાં શ્રુતિ છે કે મનુષ્ય દેહમાં રહેલો આત્મા જ વિસ્તૃત કલ્યાણ સાધી શકે છે તે જ્ઞાન વિજ્ઞાનથી ઘણો સંપન્ન થઈ શકે છે સમ્યક જાણેલું કહે છે સમ્યક જાણેલાને જુએ છે આગામી દિવસને જાણે છે લોક અને લોકને અને પરલોકને જાણે છે મરણશીલ શરીરથી અમર થવાની ઈચ્છા કરે છે આ પ્રમાણે તે સંપન્ન સમૃદ્ધ બને છે જ્યારે બીજી તરફ પશુઓને તો કેવળ ખાવાનું અને પીવાનું જ જ્ઞાન છે તે જાણેલાને નથી કહેતા કે નથી દેખતા આગામી દિવસને નથી જાણતા લોક પરલોકને પણ નથી જાણતા ભાગવતમાં દેવતાઓએ પણ મનુષ્યના સદભાગ્યની પ્રશંસા કરી છે અહો અમીશામ કિમકારી શોભનમ પ્રસન્ન એશામ સ્વિદુત સ્વયં હરિહિ યેર જન્મ લબ્ધમ નૃષુ ભારતા ભારતાજીરે મુકુંદ સેવોપૈકમ સ્પૃહાહીનઃ અહો જે જીવોને ભારતવર્ષમાં ભગવાનની સેવામાં ઉપયોગી બને એવો મનુષ્ય જન્મ મળ્યો છે એણે એવું શું પુણ્ય કર્યું હશે શું એના ઉપર સ્વયં ભગવાન શ્રીહરિ જ પ્રસન્ન મોટા માણસની સંપત્તિ છે એ ભગવાનને ઉપયોગી બહુ થાય નહીં એટલે ભારતમાં શરીર મળે તો જ એ ભગવાનની સેવામાં ઉપયોગી થાય એવું છે એનો મહિમા છે મનુષ્ય શરીરનો મહિમા નથી પણ ભગવાનની સેવામાં ઉપયોગી થાય એવા મનુષ્ય શરીરનો મહિમા છે એટલે દેવતાનું શરીર એમ તો બહુ સારું છે એ કોઈ દી માંદા જ ન પડે અને હળવા ફૂલ જેવા એનું મૂડ ક્યારે જાય નહીં કોઈક બીજા ઓલા મોટા દેવતા હોય એની ઉપરથી એને ઝાડા પેશાબ કર્યા હોય એના વિમાન ઉપર તો વળી જાય મૂડ ક્યારેક ન કરે એનું મૂડ ક્યારે ન જાય અને માણસને ઘડીકે ને ઘડીકે મૂડ વ્યો જાય પણ તો આ ભગવાનની સેવામાં ઉપયોગી થાય છે એટલે એનો મહિમા છે સેવામાં ઉપયોગી ન થાય તો એનો મહિમા શું છે કઈ નહીં શું એના ઉપર સ્વયં ભગવાન શ્રીહરિ જ પ્રસન્ન થઈ ગયા છે કે એ સૌભાગ્યને માટે તો અમે પણ નિરંતર આશા રાખીએ છીએ યેભ્યર્થિતામપી ચ નો નૃગંતિ પ્રપન્ના જ્ઞાનમ ચ તત્વવિષયમ સહધર્મયત્ર નરાધનમ ભગવતો વિતરંત્યમ નારાધનમ ભગવતો નારાધનમ ભગવતો વિતરંત્યમ મુષ્ય સમોહિતા વિતતયા બતમાયયા બતમાયયા તે અહો માનવ્યોનીનો મહિમા અપાર છે કારણ કે અમે દેવતાઓ પણ મનુષ્ય દેહની ઈચ્છા કરીએ છીએ મનુષ્ય દેહે કરીને તત્વજ્ઞાન અને ધર્મની પ્રાપ્તિ થઈ શકે છે છતાં પણ જે મનુષ્યો ભગવાનની આરાધના નથી કરતા તે ખરેખર તેમની પરમાત્માની વિશાળ માયામાં મોહિત થઈ ગયા છે અને ભગવાને પણ કહ્યું છે કે એતા વાનેવ લોકેશ્મિન પુંસામ નિશ્રેય સોદય તીવ્રેણ ભક્તિ યોગેન મનોમૈયર પિતમ સ્થિરમ આ સંસારમાં મનુષ્યને માટે સૌથી મોટી કલ્યાણની પ્રાપ્તિ તો એ છે કે એનું ચિત્ત તીવ્ર ભક્તિયોગથી મારા સ્વરૂપમાં સ્થિર થઈ જાય શું કીધું આ સંસારમાં મનુષ્યને સૌથી મોટી પ્રાપ્તિ છે કે એનું ચિત્ત મારા સ્વરૂપમાં ચોટી જાય સ્થિર થાય એમાં એમાં ફરીથી વાત હતી એતા વાનેવ લોકેશ ગુજરાતી આ સંસારમાં મનુષ્યને માટે સૌથી મોટી કલ્યાણની પ્રાપ્તિ તો એ છે કે એનું ચિત્ત તીવ્ર ભક્તિ યોગથી મારા સ્વરૂપમાં સ્થિર થઈ જાય શું કીધું કલ્યાણની પ્રાપ્તિ એ છે કે એનું ચિત્ત તીવ્ર ભક્તિ યોગથી મારા સ્વરૂપમાં ચોટાય હોય મોટું કલ્યાણ કયું સેવા ભગવાનની સેવા પ્રાપ્ત થાય એ સેવામાં ચિત્ત ચોટે એનું મોટું કલ્યાણ થયું મોટા મોટી પ્રાપ્તિ થઈ ગઈ સેવા કરે એમ નહીં આવી પડી હોય તો હવ કરે જ છે આવી પડી હોય તો હવ કરે જ છે ને બીજું નવરા નવરા તો રહેવાય નહીં અહીંયા એટલે આવે તો એનું ચિત્ત ચોટે એ એને કલ્યાણની પ્રાપ્તિ થઈ ગઈ ત્યાં જૈન કલ્યાણ થાય કે એવું નથી એમ અહીંયા એને જો એનું ચિત્ત ચોટ્યું ભગવાનની સેવામાં તો એને મોટી પ્રાપ્તિ થઈ એ જ ન ચોટ્યું તો પ્રાપ્તિ નહીં કરતો હોય તો એવું કીધું ફરીથી વાંચો શ્લોક એતા વાનેવ લોકેસ્મિન પુંસામ નિશ્રેય સોદય તીવ્રેણ ભક્તિ યોગેન મનો મયર પિતમ સ્થિરમ મારામાં મન સેવાથી થાય એમ સેવાથી મારામાં મન સ્થિર કરે એ જ મોટામાં મોટું એને કલ્યાણની પ્રાપ્તિ છે મરીને કલ્યાણની પ્રાપ્તિ થાય એમ નહીં મન સ્થિર થાય એમ સેવામાં આ સંસારમાં મનુષ્યને માટે સૌથી મોટી કલ્યાણની પ્રાપ્તિ તો એ છે કે એનું ચિત્ત તીવ્ર ભક્તિયોગથી મારા સ્વરૂપમાં સ્થિર થઈ જાય તીવ્ર ભક્તિ યોગથી સ્થિર થાય તે શ્રી કૃષ્ણ ભગવાનની જ ભક્તિ કરવી આ વાક્યાંશમાં રહેલો જ અન્ય દેવની ઉપાસનાને નિવારે છે તે ભાગવતમાં તસ્ય એવ સર્વથા ભક્તિ બીજાની ભક્તિ તો બધા સૌ કરે છે કોઈની ન કરતા પોતાના દેહની કરે છે પોતાના દેહની ભક્તિ જ છે ને ટાઈમે ટાઈમે મહિમા બસ તીવ્ર વેગ તો મહિમા મહિમા હોય તો તીવ્ર વેગ લાગે ને કંટાળો ન આવે આપણું ચિત્ત બીજી ક્યાંક ચોટી ગયું હોય તો એને કોઈ કંટાળો આવે એને બોરિંગ ન થાય ઓવર ટાઈમ હોય તો ઓવર ટાઈમ હોય તો બોરિંગ ન થાય કોઈ માણસ છે પૈસા લીગલી ટાઈમમાં ગણે કે હાલો આ છ વાગ્યા પેલા ગણી લઈ નગર વળી પછી ટાઈમ નહીં રહે કા શું કરે ક્યારે ગણે ઓફિસના ટાઈમમાં જ ગણાય કે દુકાનનો ટાઈમ હોય ત્યાં જ ગણે પૈસા કા એને કંઈક ઓફિસનું બીજું કામ કરવું હોય ને મજૂર માણા હોય ને તો એ ક્યારે કરે એ કા ઓફિસના ટાઈમ પછી કરે તો એમાં હું વાંધો એને તો ટાઈમ પૂરો કરવામાં ઇન્ટરેસ્ટ છે કામમાં ઇન્ટરેસ્ટ નથી એટલે ઓફિસના ટાઈમમાં જ કરે એટલે એ ટાઈમ પૂરો કરી દે અને પૈસા ગણવા હોય તો અમુકનો ટાઈમ બારો કરે અને તો એને કંટાળો આવે તો શું કરવા મેં એની ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટ હોય તો કંટાળો ન આવે કોઈ દી ક્યાંય એને થાક એ ન લાગે બોલ કરવું પડે તોય થાક ન લાગે બધા દરદ ક્યાંથી ઊભા થાય છે રસ નથી એને એટલે દરદ ઊભા થાય એને એમાં ભગવાનની ભક્તિમાં રસ નથી એટલે બધા દરદ ઊભા થાય એટલે એમાં બધા ખાંચા ખૂચી જ્યાં મળતી હોય ને ગોતી લે આવું ખાંચા ખૂચી ગોતી લે છે એટલે એને રસ નથી એટલે વળી આ ખાંચો મળી જાય તો ન્યા કરી જાય તો વળી પછી કાઢવો પડે કે અહીંયા વાળવું છે તમે અહીંથી બહાર નીકળો આપણે ન વાળવું હોય તોય ને વાળવા જવું પડે કે આ વાળવાનું છે હજી બાકી છે તાવડે ક્યાંક બીજે ખાંચો ગોતી લે એ રસ વિનાના છે ભગવાનની ભક્તિમાં એને રસ નથી રસ નથી એટલે કંટાળો આવે છે એટલે થાક લાગે છે ર હોય તો થાક ન લાગે ગમે એવા થાકી ગયા હોય અને કોઈક જો દોસ્તાર મળી ગયો હોય સાંજે અગિયાર વાગ્યે બરોબર અને ખાનગી સત્સંગ આવેલો હોય તો ક્યાં સુધી હાલે તો એને રહ આવે તો એને રહ આવી જાય એટલે રસ નથી ને એમાં જ બધાને કંટાળો છે એટલે ભગવાનની સેવામાં ભગવાનના ભજનમાં ને એમાંય રસ નથી એટલે થાકી જાય માણસ એટલે તીવ્ર વેગ નથી આવતો ને રહમાં તો તીવ્ર વેગ ઓટોમેટિક આવી જાય ધોળા કઈ કોઈને ઉપદેશ ન દેવો પડે રસમાં ઉપદેશ ન દેવાનો હોય રસ જેને ભગવાનમાં આવે એને સત્સંગ એ ન કરવો પડે એને જાણે ભગવાનમાં અહીં તો દસ જણા સત્સંગના ટેકા દે ત્યાં માંડ માંડ ઊભા રહે અને જો એમાં એકાદો ટેકો ખહી ગયો તો એના ટેકા હોતે પડી જાય ને એ હોતે પડી જાય એક વારથી ટેકા દીધા હોય તો ટેકો ન પડી જાય એ ટેકા હોતે પડી જાય હેઠા અને આ પડી જાય એટલે એને રહ નથી ભગવાનમાં જો રહ જાગ્યો હોય તો એ તો કોઈનો ખાડો ખળે નહીં એમ કોઈ એને વારે તો થોડો વારે એને કોઈ વારે તો એનો કાંઈ થાય પ્રહલાદ ને ભગવાનમાં રહ જાગ્યો તો એને કેટલા વારવા વાળા હતા હાય ડોળા કાઢીને કરતો નહીં આમ તો એ કોઈને ખાડો ન ખાડે આપણને તો રહ નથી ને એટલે ટેકા ભરાવવા પડે એ ટેકા વળી જો એમાંથી બે ત્રણ બે ત્રણ બાજુ એક બાજુ ટેકા ભરાવાના હોય એક બાજુ ખાલી રહી ગયું હોય તો બધા ટેકા ને આપણે બધા સહિત ત્યાં પડી જાય ટેકા વાળી એટલે જેને રહ નથી એના બધા દરદ ઉભા થાય ભગવાનની સેવામાં રહ નથી ભગવાનની ભક્તિમાં રહ નથી ભગવાનમાં પોતામાં રહ નથી અને પોતામાં જ રહ છે પોતાનો એટલે પોતાનું ઘરે રાખે ભગવાનનો કાયરો કરે આમાં તો એમ કીધું કે તસ્ય એવું શું કરવાનું કીધું બીજાનો નિષેધ બીજાનો કોણ બીજો કોણ એમાં પોતાના દેહ હા પોતામાં રહ બહુ મોટો છે એટલે પોતાનું કરી રાખે ભક્તિ ન કરવી એટલે આમ એવું કરીને બીજાનું કાઢી નાખ્યું કે બહુ પોતામાં રહ ન લેવો એમ એને ભગવાનમાં રહ લેવો રસ કેળવવો કેવી રીતે હે રસ આવી જાય તો વળી વાત મહિમા આવે તો આવે કાં તો કરવા મળતી આવે માણસ ખાવામાં રહ કેમ આવે એ નાના છોકરાને ખાવા દો જી એ ખાવા દો ખાઈ હાવ નાનું ધાવણો છોકરું હોય તો પછી એને રહ કેમ લેવરાવે ધીરે ધીરે આવે ખાવા મળે પછી મને આવી જાય રહ એ કઈ રહ લઈને થોડું જન્મ્યું હતું નાનો છોકરો રહ લઈને જન્મ્યું હોય કે જન્મીન માગે મારા અડદિયો તૈયાર રાખ્યો છે તૈયાર રાખ્યો છે કે અડદિયો એમ કે કા એટલે ખાવા ખાવા મળે એટલે એને રહ આવે જો અમને કારેલામાં નથી રાહ આવી ગયો અને તમને દીધા હોય તો એટલે ખાવા મળે એટલે કરવા મળે એટલે રહ આવે નક્કી કરે પેલા મારે આમાં રાહ લેવો તોય આવે આ છોકરા નથી નક્કી કરતા કે મારે એન્જિનિયરમાં જવું તો પછી એને ક્યાં રહ આવે એન્જિનિયરમાં જ રહ આવે એ નક્કી કર્યું હોય કે મારે આમ કરવું છે એણે આ નક્કી કરે કે મારે ભગવાનની ભક્તિ કરવી છે કે મારે સેવા કરવી છે તો એને રહાવે ઈચ્છાની દુર્બળતા છે પેલા ઈચ્છા જ નથી કરતા જો ભારે ઈચ્છા થાય તો વળી નહીં ક્યાંક પાછું આ આપણે શરીર દોડવા મળે તો એટલે શરીર દોડવા ન મળે એટલે પેલા માણસ ઈચ્છા જ ન કરે ઈચ્છા કરે તો તો દોડવા જ મળે શરીર ઈચ્છા માણસ ઈચ્છાથી દોડે છે કે કોકના દોડાવે દોડે ઈચ્છા પોતાની ઈચ્છા હોય તો ધોળે અને કોકની ઈચ્છા હોય તો જમીને ચોટી જાય કોઈક વાહ ધક્કો દે તો બેહી જાય પણ ધોડે નહીં અને પોતાની ઈચ્છા હોય તો તો તો ગમે એમ તમે રોકો તો નાનું એવું દિવાલ કરી હોય તો કૂદી જાય ભાગ્યા નથી છોકરાઓ ઘણા ગોંડી ઠેકીને ભાગી જતા જો વંડી ઠેકીને ભાગે તો કોદીને ભાગે શું કરવાને તીવ્ર ઈચ્છા થઈ ગઈ છે જાવું ને જાવું જાવું ને જાવું તો એટલે ઈચ્છાની દુર્બળતા છે કે કરવું નથી કોક કે તોય કોક કે આવે આ બહુ સારી ઈચ્છા છે પણ આપણે નથી કરવી નકામ એ વળી હારી માનીને ક્યાંક હલવાઈ ગયા તો એમાં એટલે ઈચ્છાની દુર્બળતા છે ભગવાનની ભક્તિ કરવામાં ઈચ્છા જ નથી આ ઠાગા ઠયા કરીને પૂરું કરી દેવાની ઈચ્છા છે એટલે કોઈક બહુ કાંદર આવે તો એ માંડ માંડ થોડુંક કરીએ કાંદરા આવ્યા ન હોય તો તો કઈ કરવું જ નથી પોતાની ઈચ્છા કઈ નથી રહ નથી એટલે ઈચ્છા નથી રહ હોય તો ઈચ્છા થાય અને ઈચ્છા કરે તો રહ આવે બહુ ઈચ્છા કરે સ્ટ્રોંગ તો પછી રહ મળે હોતે આવવા તો પછી મળે ભાગવા કાંદરાવ્યા તો હોય એ વયો જાય બહુ કાંદરાવી કાંદરાવી કરી શું કરે હે બહુ કાંદરાવી કરાવી તો શું કરે તો રહ રે કે વધારે વયો જાય હે હા હોય એ વયો જાય બહુ કાંદરાવી કરાવી તો એ રહ હોય જાય પછી રહ ન રહે પછી તો કંટાળો રે બોરિંગ થાય તો રીઢા થઈ જાય કરવાનું નથી નથી કરવું એમ એનું કારણ બીજું એને મનમાં નક્કી કર્યું હોય કે આ કીધે રાખે પણ મારે કરવું નથી એટલે પછી રીઢા થઈ જાય એટલે ઓલા માણાને બહુ જરૂરિયાત હોય એટલે વારા ઘડીએ બહુ કીધે રાખે કે આ કરે નહીં તો પછી બહુ કીધે રાખે એટલે જેમ જેમ વધારે કીધે રાખે એમ વધારે રીઢા થઈ જાય ફળ તો કઈ જે અહીં ખાવા પીવાનું મળે ખાવા પીવાનું તો આપણે તો અનકોટ પહેર્યો હોય તો બધું મળે હમણાં ઉનાળો હોય તો કાંઈ ન ઓછું મળે એટલું એમ ફળ બીજું શું મળે એમ ફળ તો કાંઈ ન મળે ફળ તો જે કરે એનું મળે ન કરે ન મળે એમ બીજું તો કઈ હે માઇનસ તો એવું કરે તો માઇનસ થાય એમ બરાબર કીધું હોય ન કરે તો એમાં માઇનસ તો બીજું શું થાય ઝઘડે તો માઇનસ થાય પાછા બહુ ખીજાઈને ક્યાંક ઊંધું કરી નાખે તો માઇનસ થાય ખીજાઈને ક્યાંક ઊંધું કરી નાખે તો માઇનસ થાય માઇનસ કર્યા વિના તો માઇનસ ન થાય કાંઈ આપણે એમ બેઠા જ રહીને ધગીએ જ નહીં તો તો એમાં માઇનસ શું થાય આપણે હાલીને આમ ઊંધા હાલીએ થોડાક તો જ માઇનસ થાય ને હાલીએ ઊંધા એને કીધું એક આમ જાવ મને મારા ઘડી કીધે રાખે તો આમ વ્યો જાવ તો હાલીએ તો પણ ત્યાં બેઠો જ રહે ને ઉખડે જ નહીં તો કઈ માઇનસ ન થાય આ તો એક ને એક બે જેવી વાત છે ને તે શ્રી કૃષ્ણ ભગવાનની જ ભક્તિ કરવી આ વાક્યાંશમાં રહેલો જ અન્ય દેવની ઉપાસનાને નિવારે છે તે ભાગવતમાં મહારાજની જ ભક્તિ કરવી એમ એમ આપણે સમજવાનું સ્વામિનારાયણની જ ભક્તિ કરવાની બીજી પછી નહીં કરવાની બહુ જરૂર નથી બીજી કરવાની તે ભાગવતમાં કહ્યું છે કે નાન્યત્ર મદ ભગવતઃ પ્રધાન પુરુષેશ્વરાત આત્માન સર્વભૂતાનામ ભયમ તીવ્રમ નિવર્તતે હું સાક્ષાત ભગવાન છું પ્રકૃતિ અને પુરુષનો પણ પ્રભુ છું સમગ્ર પ્રાણીઓનો આત્મા છું મારા સિવાય બીજા કોઈને આશરે જવાથી મૃત્યુરૂપ મહાન ભયથી છુટકારો મળતો નથી તીવ્ર ભયનું નિવારણ થતું નથી એમ ભગવાનની ભક્તિ સિવાય એટલે બીજાની કરે તો એવું બધું ન થાય પ્રીતિર્ન યાવન્મયી વાસુદેવે ન મુચ્યતે દેહ યોગેન તાવત જ્યાં સુધી આ જીવ મારા વાસુદેવ સ્વરૂપમાં પ્રીતિ કરતો નથી ત્યાં સુધી તે દેહના બંધનથી છૂટતો નથી વરમ વૃણીશ્વ ભદ્રમ તે ઋતે કેવલ્ય મધ્ય નહ એક એવેશ્વરસ એક એવેશ્વરસ તસ્ય ભગવાન વિષ્ણુ વિષ્ણુરવ્યય ભગવાન વિષ્ણુરવ્યય હે રાજન તમારું કલ્યાણ થાવો જે ઈચ્છા હોય તે મારી પાસે માગો અમે દેવતાઓ મોક્ષ સિવાય તમને બધું આપી શકીએ છીએ બીજું બધું દઈએ મુચકુંદ રાજાની દેવતાઓ કે છે તારું સારું કલ્યાણ થાવ તમારું બહુ સારું થાવે અમારી પાસે જે જોઈએ એ માગી લ્યો પણ આ એક માગતા નહીં અમે મૃત્યુનો ભય નિવારણ નહીં કરીએ બીજું બધું ખાવા પીવાનું માગી લ્યો જે જોઈએ અમે દેવતાઓ મોક્ષ સિવાય તમને બધું આપી શકીએ છીએ અને મોક્ષ આપવાની શક્તિ તો અવિનાશી ભગવાન વિષ્ણુમાં જ છે શ્રી કૃષ્ણ ભગવાનની જ ભક્તિ કરવી અર્થાત કથા સાંભળવી વાંચવી કીર્તન બોલવા ઇત્યાદિરૂપ ભક્તિ સર્વથા મન વચન કર્મ શરીરથી કરવી તે શ્રી કપિલદેવજીએ કહ્યું છે કે તસ્માત્ ત્વમ સર્વભાવેન ભજસ્વ પરમેષ્ઠિનમ તદ ગુણાશ્રયા ભક્ત્યા તદ ગુણાશ્રયયા ભક્ત્યા ભજનીય પદાંબુજમ એટલા માટે હે માતાજી જેમના ચરણકમળ સદા ભજન કરવા યોગ્ય છે તે ભગવાનની ભક્તિ તેમના ગુણોથી ભરપૂર હોય તેવી મન વચન અને કર્મથી શરીરથી કરો યમરાજાએ પણ કહ્યું છે કે એવમ વિમૃષ્ય ઋષયો ભગવત્યંતે ભગવત્યનંતે ભગવત્યનંતે સર્વાત્મના વિદધતે ખલુ ભાવયોગમ તે મેન દંડમર્હંત્ય અથ યજ્ઞમિષામ સ્યાત પાતકમ તદપી હંત્યુરુગા રુગાયવાદ હંત્યુરુગાયવાદ હંત્યુરુગાયવાદ હેત્યુરુ યુ પછી રૂ બોલ હે પ્રિયદૂતો બુદ્ધિમાન મનુષ્ય વિચાર કરીને ભગવાન અનંતમાં જ સંપૂર્ણ અંતઃકરણથી પોતાનો ભક્તિભાવ સ્થાપિત કરે છે કદાચ સંયોગવશ તેમનાથી પાપ પણ થઈ જાય તો તેને ભગવાનનું ગુણ કીર્તન ગાન તત્કાળ નષ્ટ કરી દે છે સુતપુરાણીએ કહ્યું છે કે તસ્મા દેકેન મનસા ભગવાન સાત્વતામ પતિ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ ધ્યેય પૂજ્યશ્ચ નિત્યદા માટે એકાગ્ર મનથી ભક્તવત્સલ ભગવાનના જ નિરંતર શ્રવણ કીર્તન ધ્યાન અને આરાધન કરવા જોઈએ આગળ ભગવાનની ભક્તિ સર્વથા મન વચન કર્મથી કરવી એમ કહ્યું છે તે બાબતમાં ભગવાનના ભક્તજનોના ભાગવતમાં કેટલાક વચનો છે જેમ કે ગોપીઓ કહે છે કે મનસો વૃત્તય ન સ્યુહુ કૃષ્ણ પાદામ કૃષ્ણપાદાંબુજાશ્રયાઃ વાચો અભિધાયી અભિધાયિનિર્નામ્નાં કાયસ્ય કાયસ્તત કાયસ્તત પ્રહવણાદિશુ હે ઉદ્ધવ અમારા મનની વૃત્તિઓ શ્રીકૃષ્ણના ચરણકમળને આશ્રયે જ રહે છે વાણી તેમના નામોનું અને ગુણોનું જ ગાન કરે છે અને શરીર તેમને પ્રણામ કરે છે અને આજ્ઞાપાલનમાં જ તત્પર રહે છે વૃત્રાસુરે કહ્યું છે કે અહમ હરે તવ પાદેક મૂલ દાસાનું દાસો ભવિતાસ્મી ભુવઃ ભૂયઃ ભવિતાસ્મી ભૂયઃ મનઃ સ્મરેતા સુપતેર ગુણાનામ ગુણિત વાક કર્મ કરોતુ કાયઃ હે હરે હું આગળ હવે પછીના જન્મમાં આપના ચરણકમળના દાસનો પણ દાસ થાઉં આપ મારા પ્રાણપતિ છો મારું મન આપના ગુણોને યાદ કરે વાણી ગુણગાન કરે અને શરીર આપની નિરંતર સેવા કરે કુબેરપુત્રો નલકુબેર કહે છે કે વાણી ગુણાનું કથને શ્રવણો કથાયામ હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્નઃ સ્મૃત્યામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દૃષ્ટિ સતામ દર્શનેસ્તુ ભગવત તનુ ભગવત તનુ નામ ભવત તનુ નામ અમારી વાણી આપના ગુણોનું વર્ણન કરતી રહે કાન આપની કથા સાંભળે હાથ સેવા કરે મન આપના ચરણોનું સ્મરણ કરે આ જગત આપનું નિવાસસ્થાન છે અમારું મસ્તક તે જગતને પ્રણામ કરતું રહે અને અમારી આંખો આપની વિભૂતિ જેવા સંતોના દર્શન કરતી રહે રાખ સ્વામી મહારાજની જય